પૂછે છે કે સમ્યકત્વ કેમ પ્રાપ્ત કરવું અજવાળું ના હોય તો અંધારું હોય અંધારું ના હોય તો અજવાળું હોય એ સમ્યક નથી તો શું છે અત્યારે શું કે છે અંધારું અંધારું છે મિથ્યાત્વ મિથ્યાત્વ મિથ્યાત્વ એટલે શું શું કે છે શ્રદ્ધા નહીં શ્રદ્ધા નહીં એ શ્રદ્ધા શ્રદ્ધા નહીં એ મિથ્યાત્વાદ શંકા છે મિથ્યા શ્રદ્ધા બધી બહુ રહ્યા છે પણ એમાં શંકા રહે શું રહે છે શંકા વગરની શ્રદ્ધા એ છે ને તાર શંકા રહે છે કોઈ જતી હવે શંકા ના રહી અને ભય ના રહેવો સંયુક્ત ભય ના રે શંકા ના રહે નિર્ભય એ કાઢી નાખવા જેવું જ છે મિથ્યાત્વ કાઢી નાખવા જેવું જ છે કોઈ લેનાર છે ઘરાકી છે તમે છો બધાની પાસે હોય એ માનતો કોની પાસે ના હોય જળ પાસે ના હોય લે નહી કારણ કે એને જે દીધો હોય એને જેમ તો શું નામ તમારું હરિલાલ ગાંધી હું દશાથી મરી જઈશ વાડીલાલ છો નામ છે હા નામ છે વાડીલાલ તો આ દેહ નું નામ છે તમે ખરેખર શું છો પરમાત્મા પરમાત્મા હા પણ અનુપ વાલીલા કાગળ લેતા નથી ને ટપાલ બપાલ ચપાલ તમે ના જો કે લાવે પાડોશી વાડી ની ચપાલ છે મારી નો કહે ખબર મારી મને ક્યાં બાર પડી ગયા બાર રૂપિયા અપમાન કર્યું તમારું ના તે તમારું માની બેઠા છે એ એનું નામ એનું નામ મિથ્યાત્વ હું વાળી છું એ રોંગ બિલીફ છે રોંગ બિલીફ અને હું શુદ્ધાત્મા છું રાઈટ બિલીફ પણ શુદ્ધાત્મા શબ્દ બોલે દાડો કરે નહીં ગરીબ છે આખર ગરીબ છે એવું એવું કોઈ બોલે તો કોઈ પૂછે ગરી શું એ તો મને ખબર નથી કે ચાખ્યા કામ લાગે તો મોડા મૂકીએ તારે ખબર એ આત્મા મોડામાં મૂકેલો છે આ ગપ્પુ ના થાય આ બધા ગપ્પા ચાલે આત્મા પ્રાપ્ત થયા પછી કોઈ જાતનું દુઃખ હોય નહીં વર્લ્ડમાં કોઈ ચીજ એવી નથી કે એને દુઃખ આપે તમારે સંરક્ષણ કરવું છે પડશે એટલું ખોરવાર ભાવ થયા કરે અને સાહેબ માં આત્મા જાણી લીધેલો ભાઈ તમારે કયું કરવું છે કરી લો કામ રોકડું છે ઉધાર રોકડું ઉધાર ચાલે પોતાની મેળે કરવાનું છે ને કરવાનું તો કેદાન ભગવાન ને બાવી ભગવાન જન્મ ચુકા લેવો પડત એમને હાજરીથી થાય મુક્ત પુરુષો હોય જે છૂટેલો હોય તે આપણને થોડા આપડે બંધાયેલા ભાગલા જોડે અને પછી આપડે છૂટવું હોય આપડે પેલા મુક્ત પુરુષ ને કેવું પડે કે જરાક એક એક થોડું હથિયાર તોડ્યા લોકો એકાંત સિદ્ધાંત નથી પણ અપવાદ હોય છે કોકને જેવું બધાને તો આ રીતના પરંપરા તમારો અભ્યાસ થયું છે કે સીધે સીધું જતું રહ્યું છે સીધે સીધું ક્યાં લીધા એટલે આ જમાનામાં મોક્ષ થાય જ નહીં કોઈ નો મોક્ષ ના થાય બે અવતાર મોક્ષ થઈ જાય બે અવતાર બાકી થાય પછી તમારે સીધો થઈને શું ઉતાવે છે તો આગળ જરા થાક થાક ખાતા ખાતા ના જવું પડે વચ્ચે થાક ના ખાવો પડે અત્યારે કંટ્રોલ વગર કાઢેલું થાકી જવાય તો બે અવતાર પછી શું નાસી ગયું એની ગેરંટી આપું મોક્ષ અહીં થઈ જ જાય અહીં થઈ જ જવો જોઈએ સંસાર ને અડે નહીં એમ નમુક મિલે પ્રેમ અસંગ્રહ એમ નમુક સંસારમાં રહેવા છતાં અસંગ્રહ ને મિલે પ્રેમ નમુક સંસાર અડે નહીં નડે નહીં એવું થઈ ગયું છે ને થઈ ગયું એવું હા ચિંતા ના થાય ઉપાધિ ના ક્રોધ માન ના લોક ના થાય પછી પછી તમારે જે રવા દેવું છે રવા દઈશું અમારે વાંધો નહીં એમ કે છે કે હજાર પાપસ્થાને કો છોડી દે તો મોક્ષ થઈ જાય હજાર પાપસ્થાને કો છોડી દે તો મોક્ષ થઈ જાય ભાઈ આધાર પામતા કોઈ જણાવીએ કે થોડા ઘણા તો છૂટે પણ મો ના છૂટે મો મોટા મોટો છે મો પેલો છોડાઈ દઈએ મો થાય પછી આખો છૂટે તો એનું પરિણામ આવે પરિણામ મો ઉપર જ ના થાય પછી તમે બહુ કદાચિત કરશો પછી જે મો પછી હોય જ ને પછી ના બધા એવું રાખવું છે કર્મ બાંધીએ તો એમ કે કર્મ આપણે કર્મ બાંધીએ તો પાછા બીજા અવતારો લેવા પડે કર્મ બાંધીએ તો બીજા અવતારો પાછા લેવા ઘર બાંધવું જ ના પડે એવું જ્ઞાન જોઈએ છે બધું ઊંધું કરો છો સમજ્યા તો થયા પછી થતું કરશો બધું થતું અત્યારે કેવું કરો છો થતું પડ્યું હોય તો ઊંધું કરો અને તમે કોઈ ઊંધું નાખ્યું હતું જતું કરી આવે એ સંદેશ લક્ષણ હોય જ ના હોય લક્ષણ એવા લક્ષણ થઈ જાય તો જાણવું કે આ સંદેશ થઈ ગયું કોઈ ગાઢ હોય મનનો ભાવ બગડે નહીં રૌદ્ર જાણ ઉત્પન્ન થાય નહીં રૌદ્ર જયારે આઠ હજાર બંધ થઈ જાય તો જાણવું મોક્ષ થઈ ગયો બંધ થયું છે ગુસ્સો થઈ જાય બંધ કરવું છે કરવું છે એમ પૂછે કીધું કરી આવ બંધ કરી આવ હું તો નિમિત્ત છું હું તો નિમિત્ત છું શું છું માલ તમારો ઘરનો ગાડિયાળ મારે મારા ઘરનો માલ નહીં આપવાનો ઇન્ડિકેટર ઇન્ડિકેટર એમ ઇન્ડિકેટર ઇન્ડિકેટર ની જેમ એમ તમે કડિયાળે કહ્યું ને તો ઇન્ડિકેટર એમ માર્ગદર્શક એ તમે આવો ને એટલે હું તમને કાઢ્યા પછી તમે માર્ગદર્શન પૂછ્યો ને પછી પૂછવા પણ એક જ દાડો કાંઈ કલાક વિશ્વાસ રાખવાનો પછી બિદાડે ક્યાંક હોય રોકવું મળતું હોય તો પામ ઉધાર પામનું ઉદાર કરતા બહુ બધા કોઈ વાર સંસ્કૃત થયું નહીં તે જે બેંકમાં આપણે ત્યાં ભરીએ અને દસ નાણું મળે રકમ ના હોય તો રકમ ના હોય પણ કેશ મૂક્યો આટલા જોઈએ તરફ મળે તેનું નામ કેશ બેંક કહેવાય પણ એમ જ તો કેશ બેંકમાં રકમ મૂકી દેવાની કે મારે સંદેશ તો જોઈએ છે ગ્રાહક સંકેત અને આઠ હજાર નવ હજાર ના થાય એવું ને દુઃખ જ ચિંતા ઉપાધિ થાય ને એવું જોઈએ ચિંતા ના થઈ જોઈએ ગમે તેવા સહયોગમાં તારે એક અવતારી બે અવતાર ઉપાધિ મળી ને ગમશે તમને આ બધી વાત પેપર વાંચ્યું એટલે છે મફત છે તો પછી આપડે ના દીધા આપડી શુદ્ધ હોનારી દુકાન છે તે મફત છે એમ કે તો પછી આપણી ભૂલ ને આપણા શાસ્ત્ર માં મહાવિજય ક્ષેત્ર આપણા શાસ્ત્ર માં મહાવિજય ક્ષેત્ર આ બધું કે છે હંમેશા એક પરમાનન્ટ એ વાળો ચાલે છે તો ત્યાં કેમ સમય ના આરા પ્રમાણે બધું નથી બધી નથી થતો એમ કે મહાવિજય મહાવિજય ક્ષેત્ર માં ચોથો આરો જ હોય છે કાયમ ને માટે તો કે ત્યાં કેમ આરો નથી બદલાતો બદલાય એ ભૂમિકા એવી છે આપડે સૂર્યનારાયણ હોય ને તે કોઈ કલાક બાર કલાક ઉગે છે કોઈ કલાક જગ્યાએ છ કલાક ઉગે છે ખબર ને એટલે આ બ્રહ્માંડ નો ખેલ એવો છે તે તો ચોથો ગાળો કાયમ રે અરે આવી પહેલેથી ચટતો નો પહેલેથી ચટતો ચટ્ટાથી પેલો ચટ્ટા પેલો ત્યારે ચટ્ટો ઊટ ફેક્ટરી હાથી ચડતી પહેલા શ્વેતાંબરી થોડું દિગંબરી મોક્ષ અહીંયા મળે કે ઉપર મોક્ષ અહીં મળે કે ઉપર મળે અહીં મળવો જોઈએ પેલો સર્વ દુઃખો થી મુક્ત સંસારી દુઃખ કરે એનો પેલો મોક્ષ દુઃખ હોય છતાં અડે નહીં કોઈ આવે આગ કરી છે તમારી દુઃખ દુઃખ ના અડે રાધી ખુશી થઈને પાસે પોલીસ વાળો ગભરાય કે આ મોક્ષ અહીં થઈ ગયો હતી તેનો આશા રાખવી નહીં હવે આ તો લોકો શાકભાજી લેવા ઉઠે તોય બી કાર્ય કમિશન કઈ લેવા છે પછી તોનો આપણે વિશ્વાસ આપે એ શું કામ ભાઈ હોય તો અહીં આપતો દેખાય મને રોકડું Thank you. ભગવાન દરેક માણસો ને સદબુદ્ધિ આપે તો દુનિયાની સદગતિ ન થાય સદબુદ્ધિ હોય તો દુનિયા સ્વર્ગત થઈ જાય અહીં સ્વર્ગત થઈ જાય ભગવાન માં એ શક્તિ તો છે ને ભગવાન માં ભગવાન માં બધાને સદબુદ્ધિ આપવાની શક્તિ તો છે જ ને કોને બધાને ભગવાન માં આવી શક્તિ તો છે ને ભગવાન માં આવી શક્તિ તો છે ને ભગવાન માં કઈ શક્તિ નથી પછી આ બધી કોઈને આવું બધું થાય જે લાયક હોય ત્યારે તે શક્તિ મળી રહે છે જેટલો લાયકાત થયો છે એને શક્તિ મળી રહે કલેક્ટર ની લાયકાત ધરાવે છે કલેક્ટર થાય છે અને મજૂર ની લાયકાત ધરાવે છે મજૂર થાય છે જયારે દુર્બુદ્ધિ જોયે છે ત્યારે દુર્બુદ્ધિ પાસે સદબુદ્ધિ લાયકાત કરવાની જરૂર છે ભગવાન તમારાથી જુદો ગયેલો એટલે ભગવાન તમે પોતે સમજી સદબુદ્ધિ એટલે કોઈ જીવને દુઃખ નહીં રહેવાની બુદ્ધિ બુદ્ધિ બરાબર કોઈ જીવને કઈ પણ ત્રાસ નહીં આપવાની બુદ્ધિ બુદ્ધિ આપણને કોઈ ત્રાસ આપે તો સહન કરી લેવાનો કોઈને ત્રાસ નહીં આપવાની એ બુદ્ધિ બુદ્ધિ બરાબર